એટલે તારા હારું ખવડાયેલું તારું શરીર હારું એટલે આ બધું દગો છે કેવું છે પુરાણ ગલનો દગો પણ વ્યવસ્થિત એવું તંત્ર છે કે આપણે નિર્ભય તરીકે રહેવાનું છે વ્યવહારમાં મોક્ષ કરવું નિર્ભય આવે છે શંકા કરવી તો ઠેર સુધી કરી શંકા નિવારણ ના થાય ભૂતકાળ કરવી તો એને ભગવાન જાગ્રત જો કરીને બંધ થઈ જાય તો કરી શકે તમને તો રે છે ને રેખાને તો છે શંકા રે છે તારે મધુરાજી પાછા એના કરતા નીકળ્યો ના હોય વાંધો નથી એમને કોઈ પણ પ્રસંગ હોય તો એને યાદ જ હોય બધું એક મિનિટ થાય ને તો જોતા જ હોય ક્યાં વાત આવે છે એટલે શંકા તો એને જાગૃતિ જે હતી અભિપ્રાય ભરેલા જો અમને માણસ આ માણસ શંકા આ માણસ આવ્યો છે એટલે પછી અમને શંકા પડ્યા પછી અમે શંકા રાખતા નથી ત્યાર પછી જો એમ તો રહેવાય જ નહીં પછી નાખે મંદિર પાસે બધા છે નાખે કેમ છે અશોક ભાઈ એ શંકા આવી તો પછી વ્યવહાર ના રાખે ભૂલી જવાય પછી બધા પર્યાય ભૂલી જાય આગળ લખતો જાય છે પાછળ ભૂલતો જાય અમને એક સેકન્ડ બોલતા નથી આજથી ચાલીસ વખત થઈ ગયું એટલે નહીં એ નહીં છે એ છે પણ ભૂલી જાય નથી ભૂલી જાય હા એ થોડીક પરાણા ગુલાડે ત્યાં ગુરુ ઉદાહરણ કરતા પહેરે પરાણા ગુલાડે ત્યારે ગુરુ એ કરના ઉદય આવું છે કે ત્યારે એ કરાવે ગુલાડે એમાં આપણે થઈ જવાનો દાદા જોઈએ એવી જાગૃતિ રહેતી નથી ને જોઈએ એવી જાગૃતિ રહેતી નથી નહીં તો કઈ ના થાય છૂટી ખરી પછી બોલવું આપણે જ્ઞાન છે માટે હરીશાનો ઉપયોગ કરતો અમે છીએ એમ કહું કહું નવનીતિ અમે જ તમે આની પ્રકૃતિ કર્યા કરવાના પ્રકૃતિ એ તો બધા અવતારો ઉભા થયા જ કરે એ તો જયારે મન વિલય થઈ જાય તારે ગ્રંથે બધી તૂટી જાય અભિપ્રાય ગ્રંથે તો અભિપ્રાય હા એ અભિપ્રાય બાંધેલા જે અભિપ્રાય નથી બાંધેલા તો પછી બંધ કરે જ નથી કઈ નથી તારે અભિપ્રાયમાં લેવા ઘણી સંબંધો કેટલો અભિપ્રાયમાં લેવા ને અભિપ્રાય પડેલા હોય એની પર શંકા નથી આપી દાદા અભિપ્રાય જેવું થઈ જવાય એ કે ગ્રંથિત ના હોય શંકા એ બધા અભિપ્રાય કોકના તો અભિપ્રાય એટલા બધા બાંધેલો હોય કે માલ ધીરો પાકા આવશે કે નહીં એ નીચા વેપારી થયા પછી મારો અભિપ્રાય બાંધેલો હોય વેપારી તો વિચાર કરે એટલે આવશે એવો અભિપ્રાય કેવું આ તો ધીરો પછી પાછા આવશે મેં તો શું થશે બધા લોકો ધીરે છે આવશે જેટલા નાખે એના મળદા નાખે આપણા ચાર મળદા ગયો આ બે જતા આગળ જતા તો આગળ કોર્ટમાં લઈ એનું બધું શું કરાવડાવે પોસ્ટમોર્ટમ કરાવે એના પોસ્ટમોર્ટમ કરવાના બધા બધાને પાડી અમને એટ ટાઈમ બધા ખેલ યાદ યાદ બધા છે ભૂલાઈ જવાય ના એવી એવી એવી કેપેસિટી ના માણસ નહીં આપણે ચાલવાનું દાદા ચાલે ને એની પાસે સમજણ પડે તો ના સમજણ પડે તો બિલકુલ ના દેખાય તો હાથ જાળીને પણ પાછળ હેર હેર કરવાનું પણ નથી નથી ને શું વિકરાળ બહુ બહુ વિકરાળ પણ છે શું છે મોક્ષ માર્ગ તો બહુ વિકરાળ પણ છે આ તો અક્રમ છે એટલે લીટ જેવો સુમાવો કૃષ્ણ જેવો લાગે છે છે તારા સુમાવો ફૂટે ફૂટે વહી જવું એટલું આવે શું કહે આ અભિપ્રાયો જે કર્યા છે તેની કોણ છે નથી ભર્યા તેની કોણ છે નથી જય સચિદાન જો છોકરો વાત બધી વાર વધારે હા હે કારણ કે એમના અભિપ્રાયમાં એને ખરાબ દેખાય એને સારું દેખાય છે જો વાર કાપી લેતા એના મનમાં પાસે જોઈ લે ખરાબ દેખાય છે હવે આપણને છોકરા બધા ખરાબ લાગે કારણ કે અભિપ્રાય આપણે આવ્યા આપણા થઈ ગયું <laughs> નહીં અભિપ્રાય આપણો અભિપ્રાય ના હોય તો સ્ત્રી સાથે બોપકટ કરાવીને ફરતી હોય તે આપણને ના ગમે હવે બોપકટ ના રૂપિયા ખર્ચી બિચારી એ તો આપણે બોપકટ કરાવી દઈએ પણ આપણને ગમે નહીં કારણ કે અભિપ્રાય આપણા આવ્યા છે અને એના ધણીને અભિપ્રાય બોપકટ ના હોય તો એને ગમે છે એટલે અભિપ્રાય બધા વિષયો કશું જ નડતા નથી અભિપ્રાયો શું નડે બંધનકારી છે નહીં પોતે સંબંધ છે અભિપ્રાયો કે આ સારો છે એવું કઈ વિશ્વાસ આ ખરાબ છે એટલું કયું ભેસ થયો રસ ખાવ તારમાં તે સારો પોતાની પાસે નહીં પડે કરી સારી થઈ તે પાસે નહીં પડો ના ખાવ સારું લાગે તો વધારે ખાવ ખરાબ ના ખાવ પણ સારા ખોટાની બાજુ ના અભિપ્રાય ના બાજુ પણ એ તો ભૂલાઈ જવાય ને સારું બનાવ્યું હોય આપણે સારું ના કહીએ કાલે પાછું જઈએ કે બહુ સારું બહુ સારું છે એવું તો કેવું પડે ને સંતોષ માં કહે નથી

કરેલું ભાઈ અજ્ઞાન હોય ને તે શું વિચાર કરે એટલે પહેલા પહેલાં કરતા પહેલાનો વિચાર કરે પહેલા કરતા અત્યારે બહુ સારું છે અજ્ઞાન શું કરે પહેલાં કરતાં સારું છે પહેલાં અમુક જગ્યાએ એક ઓળી પડે જતા હતા તેના કરતા આ બે ઓળી સારું છે ત્યાં જ બાથરૂમની કશી અડચણ નથી હતું તેના કરતાં આ સારું છે હા અજ્ઞાન વિચાર કરે આજનું સુખ આજે આમાંથી સુખ કાઢવા માટે અને પછી કોઈ એનો હગોવાળો એક ઉભો રહેતો હોય કે તેના તો જે અડચણ જુએ એટલે પછી એના કરતા આપણે ઘણા એટલે અજ્ઞાની સુખ ખોરી કાઢે દુઃખમાં તો દુઃખ જડે શાના આધારે કે મોટા મોટા એક ફ્લેટવાળાના કે આ ફ્લેટવાળા રૂમાવાળાને દુઃખી કરે શું કરે દુઃખી કરે રૂમાવાળાને ફેર જોવા જઈએ તારું ઉપાધિ થાય મને ફેર જોવા જઈ ગયા થાય મને સમસાન જેવા લાગે આના કરતા સમસાન સારું લાગે એ શેઠ ને શેઠાણી તો બેવું આજ જેવું કાલ જેવું એવું એવો બ્લડ પ્રેશર રહ્યા શું થાય અને તો આગળ મોટા મોટા ત્રણ ભેગા જોયા એક રસ્તો પછી બીજો ગાંઠી હા ઉંદર ગોળ અને પેલા ઉંદર ગયા અને રસોડું રસોડું ગાંઠિયાને નાવાનું કીધું રસિયા નાવાનું કીધું ઘરનું બાથરૂમ જુદા આમનાથી બે રોટલી ખાઈ તે શું છે શું થયું મને હાય છે કે શું ભોગવો છો તમે એ ગાંઠીઓ જો ક્યાં પૂછાય સમશાન કહેવાય જેમ તો એડવોકેટ એ રાજા કહેવાય જેમ તો એડવોકેટ નામે એ રાજા દુનિયાનો રાજા કોણ લગે એપ્લિકેશન છે કેમ આપણે એપ્લિકેશન કેટલી એપ્લિકેશન નવો છોકરો ભૂત કહેવાય ભૂત આંકડા લોકોનું તારા બાબા એ જરા આ વટ વગરના લોક છે કેવા છે એક જરાય એના બાપ ના અંદર જરાય શાંતિ હોય શાંતિ નામ પાડે તારે પછી શાંતિ કેટલી લાવે અમારા તને ખાટેલા બધા છે તને શાંતિ થશે જુદા પાડો એમ કહ્યું કે રૂમ રાખી ને હું આ બાજુ રૂમમાં રહું કેટલા રૂમ કરું જમીન કે રૂમ રાખી દે કે હું મારી તાવ આગળ બેસીને મારે કબા ખાપડે એકલા કરો કેટલા એકલા ગાડીમાં બહુ પગલું છે ને તારે ઠંડા થઈ પછી કહું અમે જેલ પગલું ગાડીમાં હશે છે ને યાર કેવો કામ લાગે લોકો તો આમ વાળા દઈ નામ મેં હરકત કરી છું મળે તારા કરતા કૂતરા રૂપાળા દેખાય કૂતરા હોય છે લાલ કે છે જે કરવી કાંક કાંક કામ કેવી કરે કાંક કામ મરવા કરવી શિવને રૂપ શિવ ચારિત્ર માયા લોભ નહીં એવું ચારિત્ર ક્રોધ માન માયા લોભ નહીં જેટલું ઓછું અને ચારિત્ર કહ્યું શીલ કહ્યું ક્રોધ માન માયા લોભ જેટલા ઓછા ચારિત્ર આ સાધુઓ કરે એટલે ચારિત્ર ના કહેવાય એ કુલંગી કહેવાય કુચારિત્ર કહેવાય ક્રોધ માન માયા લોભ જેટલા ઘટે એટલું ચારિત્ર ઉત્પન્ન થયું ખરાબ થઈ જાય એમના સંપૂર્ણ ચારિત્ર આને ચારિત્ર કહેવાય કુચારિત્ર કટાય હોય તો ચારિત્ર કહેવાય નહીં કટાય હોય કોઈ કે મારે ચારિત્ર લીધું છે તે ચારિત્ર કહેવાય કટાય ના હાજરીમાં ચારિત્ર ના હોય ચારિત્ર ની હાજરીમાં કટાય ચાલો ચાલો તો બધું કોને કામનું કે જેને આગલો અવતાર કાઢવો હોય કે આગલો અવતાર ખેતરવો હોય તો આ બધી શેમાં શેમાં અભિપ્રાય રહેશે ને શેમાં નથી એના બધી બધું કાઢી શકે આગલો આગલો અવતાર કરો જય સચિદાન પણ આપણે તો કઈ આગલો અવતાર કાઢવો નથી આવે ખેતરવો નહીં ને આપણે બધી અટકણો અને અધૂરા ચીજ બધી અટકણો ગયા છે અભિભાઈ એમાં ભાઈ નો બાબો છે પેલો રસ રસ પૂરી રસ ને રોટલું એટલે ભાત ભાત કશું ખાવાનું નહીં કારણ કે એના અભિપ્રાયમાં બેસી ગયેલું સુગર બહુમાં રસ રસ હોય તારે કઈ ખાવા જેવું નહીં રસ જ ખાવા જેવી ચીજ છે એટલે પછી અભિપ્રાય હતા એ અભિપ્રાય કામ કર્યા કરે જેને કશું કહેવું ના પડે અને કારેલા નહીં ખાવા જોઈએ તો ના ખાય બધા છોકરાઓને આટલા અહીંયા આગળ દેખાતા હોય અમે લાગતું હું કેવો દેખાતો એવું અને બધા હમણાં બધાને સારા દેખાય પડે એમની જમાતમાં બધું સારું લાગે આપણે બધા જમાતમાં જુદા પડ્યા ને એટલે આપણને એવું લાગ્યા બુરિયા કહે માથે રાન હોય કે ના હોય શું કહે ના હોય ના હોય તેને શું કરે પાણી રેડી ના કરી શું કરી શકે સતત પદો ગયા કરો એ વખતે કીર્તન ભક્તિ થઈ એ અપાર ઊંચી ભક્તિ કહેવાય કે અપાર ઊંચી જેથી ગવડાય ગવડાય કરીએ છીએ ચારિત્ર જેવું કામ આપ્યો કેવું ચાલો બોલો શું બોલ એ બોલ હજી મોટી ચોપડી બોલો ઉભી કોઈ કહ્યું કે હરારો વાગે આવી તમારે તો થયા હારા બે થયા આપણે કઈ રીતે વ્યવસ્થિત કઈ થઈ જાય આ લોકો જાગરણ કરે બે વાગે આવશે દોઢ વાગે આવશે જાગૃત થઈ જાય પેલા સચિદાન જાય ને કાકાની તબિયત ગરમ ગરમ રહે છે બહુ જયારે એ બાદ માંગડા પકડાતા આવે તો બાર આમ કરી ગમસાણ થવા મળ્યું કે આપણા રૂમમાં ચાલ્યા જશે અને અટકણ છે એ ખબર પડે કે ના પડે તરત ખબર પડી જાય તરત નહીં તરત જ નહીં ત્યારે કેટલી વાર ખબર પડે ચાલે પછી જો પશુમાં જરા કમ પછી વંટોળીઓ વીઠો વીઠો એટલે પછી તો બહુ ટોચ ઉપર પહોંચે પાછું જેમ લફડા ને લફડું વાળીએ ને ત્યારે છૂટું પડી જાય એવું અટકણ ને અટકણ જાય ને ત્યાં છૂટું પડે ભગવાને કહ્યું જાણ્યું કે અટકણ છે એવું કા જાણ્યું સાહેબ શું કહે છે કે તું છૂટો છું શું કહે છે તો છૂટો છું પછી આપણે કઈ રૂમમાં બેસવું એ આપણે સમજી ગયા તો એ કાંકરા ઉલટાને આપણે બેસી આપણે આપણી રૂમમાં જાણે ગયા જ્યારે આ ક્લિયર હોય એ બે વાગે ક્લિયરન્સ છે તારા આપણે અમે બહારની રૂમમાં બેસી થોડી વાર આવા કહીએ ક્લિયર હોય તારે ધૂળ ધૂળ કે કાંકડા ઉડ્યા એટલે ના સમજ પડે આ જાનવરો બિચારા જ્યાં કોકરા તારી છે એનાથી ભાગી શું થઈ જાય એ સંજ્ઞા એમને આપણે આ સંજ્ઞા આવી અને જેને ભૂખા ના હોય તેને શું કરે બિચારા બીજી રૂમ જ નથી એક જ રૂમ છે ક્યાંય જાય એ રૂમમાં રૂમમાં આપડે છે બીજી રૂમ હું ગુરુ જેવું મંત્ર બોલે કે તરત પોતાની ગુફા ભાઈ શું કહે ગુરુ લઘુ સ્વભાવ વાળો મોટા મોટા મંત્ર છે આ માં બધા ડિપ્રેશનમાં પાછળ ગુરુ લઘુ સ્વભાવ વાળો છું એ ડિપ્રેશન આ જગત ડિપ્રેશન વાળો તે બોલે મેં કલાક કલાક બોલે એટલું બોલે એટલું કહી ચૂકીએ દવાઓ બધું ડાક્ટર દહીં કહી છું દવાઓ આપી શકે પછી પેલા પીવી આપી દે ત્યાં જે મૂકી રાખે તેને હું શું કરું ત્યાં મૂકી રાખી દે શીશો કહી દઈશું કીડી આ ગુરુ લોકો સ્વભાવ વાળો બોલે છે કે ગમે તેવું ડિપ્રેશન આવે પણ થઈ અને બોલ બોલ કહીએ ને હા શિષ્ય મારી આત્મા રાખી દે છે કેટલા કરતા છે સિલાઈ તોડ્યા તારે કોઈ શીશી વપરાય નહીં કેટલી શીશીઓ ખાલી થઈ છે ઘણી ખાલી થઈને ઘણી અપાય છે ઘણી ખાલી થઈ ગઈ ઘણી ખાલી થઈ ગઈ ઘણી મળે છે ઘણી જરૂર છે બધું બહુ જરૂર પડી હશે દવાખાના ખોટે છે આપણે બાર વગરની છે ખાલી કરી ઘણી બહુ કરી બહુ થઈ ગયો તો રોગે ભારે સ્વાગત ગયેલો પ્રાણી થઈ ગયેલો પ્રાણી નાની પુરુષો દવા આપી જવાના છે ક્યાં કઈ પાવા આવે છે તો બહુ પૂંછારી તમે ઘેરે પાવા જાય પણ Thank you. તમારે દવાની જરૂર કે છે કલાકાર હતો આ તો ક્ષણ ક્ષણ પહેલેથી ઉપયોગ તમે મજા સમાધિ એ ઔરંગાબાદ હોય પણ મુંબઈ એવું થાય એ હું તો આવું એમને માટે એટલે સંબંધ આધારે જ તપસ્વી માટે ઘનસંગની વાત હયો નથી નથી કોઈ ધંધા ધંધા ચાલે આવે છે વગર છોકરાઓ છે ભાઈઓ નથી છોકરાઓ મોટી મના થયા સારા કાંઈ એનું ઠીક નથી એ તો મેં દુઃખ જ આપનાર છે ઠીક છે લક્ષ્મી આવે છે તે દુઃખ આપનાર છે દાદા આપનાર નફો આવે છે તે કે નથી થાય શું લાગે કઈ અંદર હાથી કે ના કે નફો આવે તે ગમતો નથી તમારે શું કહેવાય છે સાઈડ બહુ આવશે પછી સાસુ માથા જેવો પછી વળી આવી પછી સાઈડ આ ગંધાળ બધી આ ભયંકર નુકસાનકારક છે છતાં માથે પડી હોય તો આપણાથી એમ કહેવાય નહીં કે ભાઈ તમે જંજાળ છે છોકરાને કેમ કરી કહેવાય છોકરા એમ કહે કે તમે કઈ જાતના મા બાપ છો મને જંજાળ કરો છો એવું કે ના કહેવાય તમે અમારા દીકરા બા વાલા દીકરા વાલા ઉપર ડિયર ડિયર લખવું પડે ડિયર ડ્રામેટિક બધું કેવું ડ્રામામાં અભિનય ના કરે ને તો દંડ કરે ને ક્લિયર કે લખેલું બહુ અકદાર હગા હોય ને એમને એમ કહે તમને તમને હવે સત્સંગ કરો છો કશું તમને હવે કુટુંબીઓની કશી પડે ના તમારા વખત મને ગમતું જ નથી એવું કહું પણ શું કરું આ બાબા ખુશ થાય લ્યો ભૂલી જાય પાછા એ ભૂલી જાય ને મારે તો આપણે ભૂલ્યા જ છે હવે નાટક કરીને પાછા શું કહે નાટક તમારા વગર અમને ગમતું જ નથી તમારી વાત તો જઈને તમે તો બ્લડ ના કઈ રિલેશન વાળા એવું નાટક કરીને પાછા જો બાદન જાય ના કુતરી જેવી હોય બાંધી ને હે ગામમાંથી એક બધા ના આવ્યા એક બધા ના આવ્યા આવું બધી છે પૂરતું બે જણા શું કર્યું હું તો લોકો જ્યાં હોય ત્યાં કયા રાજા ભગવાન આવ્યા છે કયા કહ્યું હોય ગુસ્સા તમે કરી આવશે કે હા નહીં રસન દર્શન કરવાના આવું રસન ભેગો થાય તમને એના માટે અભિપ્રાય ના હોય ભેગો થાય એટલે એને ખબર ના પડે મારી કારણ કે એના અભિપ્રાય ગમે ગમે બાપા કેવા ઉભા આવ્યો ફોટો આવ્યો અને બાપા દર્શન કરી ગયા છે અને એ આડું બહુ ઘા ઘા કર્યો આખા બાપુ અને આપણા ભૂંગળા નાખ્યા ને તે ના કરતા પેલા સંભળાય ને કારણ કે રાજુ હોય ને રાતે ભૂંગળા વાગ્યા તે એને પેલા સંભળાય હાથ નટુ વેપાર આવ્યો <laughs> એના જ ભણેલી હોય બધી બિચારો ભમેડો છે બિચારો એના હાથમાં સત્તા નથી અંદાજ સત્તા નથી જે કરી રહ્યો છે એ બધો મારો હિસાબ દેખાડી રહ્યો શું કરી આજ એની સત્તા બધા છે જ નહીં એની સત્તા નથી સિદ્ધાર્થમાં છે એના સિદ્ધાર્થમાં આપણે નમસ્કાર છે અને બીજી તેની સત્તા નથી એને આપણે ગુનેગાર કરીએ છીએ સત્તા નથી એને ગુનેગાર કરીએ શું કહેવાય જ્યાં સત્તા નથી એને ગુનેગાર કરીએ તો મૂર્ખ કહેવાય આપણે સંદાસ જવાની જે સરળતા નથી એને કંઈક તું સંદાસ કેમ નથી ગયો એવું કહે આપણે ગુનેગાર કહેવાય કહેવાય હે એવા ગમેડા સત્તા જ નથી તેને આ તો રાજનારાયણ આવું કર્યું છે ના તાકે શશિભૂષણ આવું કર્યું તાકે પેલા સિંહાએ આવું કર્યું ના બા તારો હિસાબ આ તો ભોગડ્યા છે શું છે હિસાબ છે કોઈ માણસ ઉપર સહેજે શંકા રાખે એ જ ગમેડો છે શું કરવાનું જેટલો ચિત્રામાં જે જગ્યાએ ભયનો ગમેડો ભરશે આપણે નક્કી કર્યો કે આ ખૂણામાં ગમેડો ભરતા પડતા પેલા ખૂણા ફરી જાય કારણ હિસાબ પ્રમાણ કરશે ને એને ક્યાં આપણે માથા ગોળે આપણે નકામી જાય એટલે આ ભાભી આમનું ગાય કે તેમનું ગાય હમાવાઈઓ છે ને દાદા બોલે છે ને હમાવાઈઓ દાદા બોલે ટકોર બોલે છે પણ દાદા ભગવાન બોલે છે તો કે કલ્યાણ થશે કલ્યાણ હમાવાઈઓની યાદ રહે વધારે રહે કેવું એમને બધા ક્યાં જાય ઉલટું એ બસ પેકિંગ રૂમમાં ગુમ છે કે એને બધું બોલતા બધું ભૂલી જાય એ દાદા બધું આવ્યું એવું વાત એની હિતકારી થાય કે નહીં હે એ રીતે દાદા એ યાદ એને એને હિતકારી થાય કે નહીં કોને યાદ કર્યા ઊંધું છતું બોલે તો આપણે માવીનો હમાવારી ઊંધું છતું બોલે તો તમે એવું ખોટું બોલતો શું થઈ ગયું એને યાદ રહ્યા કરતો હોય તો થઈ કામ થઈ ગયું પૂરો પૂરો દુશ્મન થાય શું કે છે દુશ્મન થાય તો પૂરો થાય પૂરેપૂરો થાય અને નિરંતર ભૂલાય નહીં એવો દુશ્મન થાય શું કે છે નિરંતર ભૂલાય નહીં એવું હા હા અડપણા કરી જાય છે એ ખોટા ભાઈ આપણું હવે બે ચાર શબ્દ બોલી જતા રહે પછી બોલે ના હોય એ ખોટા એ વિરાટ ના કહેવાય શું કહેવાય એ વિરાટ બાકી આવા નિરંતર અમારે બહુ સારા હા એટલે અમારી પેલા ગોસાળો હતો ને અમારી હતો અડકલા કરનારાને નુકસાન કરે અડકલા કરનારા દેલા કે દેલા તમે કહો દાદા ભગવાન વાત કરો તો કઈ અડકલું બોલ બોલ ગરીબ અત્યારે યાદ જ રહેવાનું નથી કર્મમાં અડધું ઈસા સકાય એના કર્મમાં જોખમ જોખમદારી કર્મ પર રહેવાનું હા એના કરતા આખો દાડો જ ગાળો મળે નિરંતર રાગ રહેવો જોઈએ પતંગ નિરંતર દ્વેષ રહેવો જોઈએ નિરંતર દ્વેષ ક્યારે રહે યાદ રહ્યા કરતા એના સિવાય યાદ ના રહે એટલે રામ રાવણ ને એવું જ ને દાદા ભરતભાઈ ને ગીરગામ ભરતભાઈ રોડ ચટની રોડ તેમાં પાંચ સાત જણા ગુજરાતી ભાષા નથી જાણતો પણ એલા ઓલા બધા બીજા આવ્યા હતા ને છોકરાઓ એ તે ફોન આવે એટલે કે અક્રમ ઝંડા ફરકાવજો એ પહેલા લાઈન બોલે પછી ફોન વાત કરે ગુજરાતી જાણતો નથી પેલો દાદા છે ને દાદા નો અક્રમ ઝંડા ફરકાવજો એ પહેલા બોલીને પછી વાત કરે ફોનમાં ગુજરાતી ભાષા નથી જાણતો ગુજરાતી જાણતો નથી કયો એક આવ્યો હતો તમે એને પૂછ્યું કે કઈ સમજાય છે પણ એ ગુજરાતી નહોતો સમજતો ઝંડા ફરકાવજો દાદાઓના બોલતો નથી ને પછી બોલે નહીં એ પણ બેઠું એટલે બેઠું દાદા ને તો ગુસ્સા ના દેવો ગુસ્સા દીધું એટલે આવી બની શું તો ગુસ્સા જ ના દે અક્રમ ઝંડા સરકાર દાદા ના અક્રમ ઝંડા સરખાવજો પછી વાત કરે કોને ફોન કર્યો નહીં પેલા ચાર છોકરા ચાર પાંચ ગુજરાતી ગુજરાતી અક્રમ ઝંડા ફરકાવજો પછી વાત કરે એને એ કરવાની એને મને શાંતિ થયા ગપ્પા મારી દાદા બોલો કોણ લઈ એકસો લઈ લીધા તારે બીજી બીજી ડાયરેક્ટ પીવી પડે ને હજુ પીવી બહુ આરામ થાય આખી જિંદગી પીવી પડે તો જે સુખ કારણ જતું રહે એના સુખ કહેવાય છે આયુષ્ય જોઈએ તો નહીં કાયમનું રહેવું છે કાયમ નથી એ આપણો ભાગ જે નીચમાં કાયમ જે ડાળિયામાં કાયમ પાણી છે તે આપણા ખેતરમાં જાય છે અને જે ડાળિયામાં ઘણી વાર પાણી આવે છે ઘણી વસ્તુ જાય છે એ આપણો ડાળિયો પણ એ પછી ડાળીઓ અમારે તો જમીનદારો ધારીઓ જોઈ લઈએ કે આપણા ખેતરમાં બે ધારી હું કયું પાણી તક ત્યાં કાયમ જાય છે તે બહુ ઓળખી કે આપણું ખેતર પણ કાયમના ડાળી ધારીઓ નિરાકુરતા થવા વિના દે શું કહ્યું નિરાકુરતા થવા વિના દે નિરાકુરતા નિરાકુરતા રહ્યા કરે રહેવી જોઈએ હે રહેવી જોઈએ છવાવી છવાઈ છવાવી એટલે તો છવાવી એટલે એટલે કઈ ચિત્ત આખું વ્યાકુળ થઈ જાય આખું થઈ જાય ને એવું ના થવું એ છવાઈ આખું વ્યાકુળ થઈ જાય ત્યારે એનું પર આપણે આવ્યું કહેવાય આમ તો ઘણો ટાઈમ રહે છે અંદર છે એકદમ નિરાકુર બહાર તો એકદમ બહારનો સવાલ ઘણા બહારનો તો અંદર સાતા રહેવી જોઈએ નવલબેન કે છે ને કે દાદા શરીરે તો બહુ છાયા કરે છે અથડામણ બહાર હતા મહી સાતા છે નિરંતર દાદા મહી સાતા છે બહુ નવલબેન તો કાયમ મને મહી સાતા છે બહાર તો આ ભાગ એને તાવ ઘડી ઘડીમાં ઉતરે પાછો જળ ઉતર જળ ઉતર બધું કયું કયું માથું બધું થઈ ગયા પછી મારે માથું ચડે માથું ચડ્યા પછી ડાયર દુખે આ તો બધું દવાખાનું એવું છે અશાંતિ આવી જાય છે એવું થાય નહીં પણ અમારું અમારી બાબત જ નહીં ને આ કાગળ અમારો નહીં ને જ નહીં ને એ જુદો પાડીને કહેવું જોઈએ નવી તમારો ભાગ આવ્યો લે આ કાગળ તમારા તમારું શું કરવાનું અશાંતિ ના થશે અમે છે એવું કંઈક જોઈએ ને એવું હરીશામાં બેસીને કહેતી નથી બધા કોઈ આવ્યો ને એમને મનમાં કયો કથા કઈ મનમાં કઈ મનમાં કે હરીશા હરીશા હું જોઈને આપણે બધું કહીએ વ્યવહાર થઈ જાય વ્યવહાર થયો નથી આપણે છૂટાપડા નો છૂટાપડા દાદા એ કરીએ વ્યવહાર થવો જોઈએ શરીરે આવવો જોઈએ તો વ્યવહાર થાય છૂટાપણા નો વ્યવહાર એટલે આપણે કહેવું પડે કે દેવિયાને હું શું ધારી આમાં આપણે ખબર ભોગીને આપણે જવું જોઈએ મેં જે કાંઈ જે દેવિયાને અને આપણે ખબર ભોગી એટલે દેવા દેવિયાની લાગે ખબર હું છું ને એમ કહ્યું કે તૈયાર

તમે જે આપણો અપમાન વ્યવસ્થિત કેટલી બધી બાબતો બધી રહી ગયેલી વાત એવું છે ને કે પછી ખબર એ કેટલી બાબતો રહી ગયેલી ઘણી ઘણી વ્યવસ્થિત તેના તો રાગ દ્વેષ વ્યવસ્થિત સમજાય તેને રાગ જય તમે આ બરાબર છે એ મનને ના કરે મનને મનાવે બીજો રસ્તો હોય ને બરોબર છે ઓકે શું કે પણ જયારે છોકરો જાય બરોબર પાછ ના પડે એ નહીં ફોન કરે બરોબર ના બોલે અમુક જાતનું કર્યું એની પાછળ છે શિકાર માર્યો એની પાસે ગોળી મારી તો પણ વ્યવસ્થિત ના એને તમારે પકડવો જ પડશે કેમ ભૂલ થઈ ગોળી કેમ મારી એટલે આ બધું સમજાય ને વ્યવસ્થિત આ લોકો તેથી તમે કાંકરા થતો તેને આમ કહ્યું મેં કાગળ થયું ફાઈ નાખ્યું રા એ બધું જાણેલું ખોટું હતું જાણેલું તો ત્યારે કહેવાય વ્યવસ્થિત ઝેર સમજે સસ્તા કહેવાવું જોઈએ અપમાન થાય કહી અને શોધવા મોકલવાનું કેવી રીતે આ ગોળી લાગી ગોળી આવી ગયો છે માગનાર કોણ વ્યવસ્થિત કોઈ સમજો રાખતા ખરેખર હા થઈ જાય જો વ્યવસ્થિત હજી કે તમારા કાગળ વિચાર પાછા હતા તો આ ફાડી નાખવા તો મનમાં એમ રહ્યા કરે કે આપણે ભણતા હતા તેનો ભેદ છે આ નોય એમાં એક અક્ષર એ નોય એક અક્ષર એ નોય શું કહે એટલે મનને મનાવવાનું સાથે મનને મનાવવાનું તે ઉડતું એના જેવું આ બોલ્યા ને કે આ જ્ઞાનની વિરાજ ના થઈ જવાની જ્ઞાન જ્ઞાન છે ને જ્ઞાન એ અમુક અનુભવમાં આવે એટલું ડેવલપ થયું હોય એટલે એ તો એટલે કે પ્રકૃતિ આવી છે સમજાવ પૂરતું બાકી બીજું કઈ માનો તો પાછું પૂરું થઈ ગયું બાકી બીજું કઈ મત કેવા પૂરતો જવાબ એક જરા પૂરતો એક એટલું પાછું નહીં એવું નહીં પણ આ વસ્તુ સ્થિતિ પણ એ જ્ઞાને છે ને આપણને કે આપણા જ્ઞાનમાં શું રહેવું છે ઘનચક્કર હતો પછી આપણે સુધા બન્યા નહીં કરી ઘનચક્કર માણેલો પાણી ના પડી જાય હા વગર કોનું પાણી ઝડપ ભૂજ ભૂજ ભૂલ ભૂલ ભૂલ